અરે વાહ આવો આવો શું વાત છે આજે તો વૈદેહી આવી છે જયરાજભાઈ આવ્યા છે આવો આવો આવો હું છું વાર્તા કહેનારો બાળકો તમે બધાએ હોળી બનાવી છે ને કાગળની વરસાદ વરસતો હોય ને ખાબોચિયા પાણીથી ભરાઈ ગયા હોય અને પછી તો પાણીમાં છબછબિયા કરતા કરતા એ પાણીમાં હોડી તરાવવાની કેવી તો મજા પડી જાય નહીં ચાલો ચાલો આજે તો હું તમને બધાને પાંદડાની હોડી કીડી અને કબૂતરની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો હો એક વનમાં એક મોટું સરોવર હતું એ પાણીથી ભરેલા સરોવરના કાંઠે વડનું એક ઝાડ હતું આ વડદાદાની એક ડાળી ઉપર એક કબૂતર માળો બાંધીને રહેતું હતું અને ભાઈ આ વડદાદાના થડ પાસે વડના મૂળિયાની પાસે જ એ બેન પોતાનું દર કરીને ઘર કરીને રહેતા હતા હો કબૂતર વડદાદાના ટેટા વીણી વીણીને ખાય અને બાકી વધે એ જમીન ઉપર પાડે એટલે પેપાને કીડીબેન પણ ખાય આવી રીતે આ કીડી બેન અને કબૂતરનું જીવન પસાર થતું હતું પણ એક દિવસ આપણા વનમાં તો ભાઈ ધોધમાર વરસાદ વરસ્યો હો વરસાદ તો એક ધારો ત્રણ ચાર દિવસ સુધી વરસતો જ રહ્યો એ તો ભાઈ બંધ થવાનું નામ જ ન લે વનમાં આટલો બધો વરસાદ વરસો અને પાણી ખૂબ વાદળામાંથી આવ્યું એટલે સરોવર તો ભાઈ પાણીથી છલકાવા લાગ્યું હો સરોવર પાણીથી ભરાતું ગયું અને સરોવરના કાંઠે કિનારે ઉભેલા વડદાદાના થડ પાસે પહોંચી ગયું ધીમે ધીમે વરસાદનું પાણી તો આપણી આ કીડીબેનના ઘરમાં ઘૂસી ગયું બોલો અને કીડી તો વરસાદના પાણીમાં તણાવા લાગી વરસાદનું પાણી એને એના દરમાંથી ખેંચીને દૂર દૂર લઈ જવા લાગ્યું કીડી તો બિચારી ડૂબકા ભરવા લાગી હો આટલા મોટા પાણીથી ભરેલા સરોવરમાં એ બિચારી નાનકુડી એવી તરી તરીને તરે કેટલું હે પછી તો એના નાકમાં ને મોઢામાં ને આંખમાં ને એમ બધે પાણી ઘૂસવા લાગ્યું અને એ તો ડૂબવા લાગી પણ વરસતો વરસાદ બંધ થવાનું નામે ન લે પણ કીડીબેનને આમ ડૂબતા જોઈને વડના ઝાડ ઉપર બેઠેલા આપણા પેલા કબૂતરભાઈને તરત જ વિચાર સૂજો એ તો આ જયરાજભાઈ જેવો બહુ જ ચપળ હતો એણે તો પોતાની ચાંચથી તરત જ વડનું એક પાંદડું તોડ્યું અને પાણીમાં નાખ્યું પણ કીડીએ પાંદડા સુધી બિચારી ના પહોંચી શકી એટલે કબૂતરે બીજું પાંદડું તોડીને પાણીમાં ફેંક્યું પણ કીડી તો એ પાંદડાની ઉપર પણ ના પહોંચી શકી કબૂતરે એ પછી ત્રીજું પાંદડું ફેંક્યું ત્યારે માંડ માંડ કીડીબાઈએ પાંદડાની ઉપર ચડી શક્યા બોલો અને આમ એનો જીવ બચી ગયો કબૂતરે એની મદદ ન કરી હોત તો કીડીબાઈ તો બિચારા સરોવરના પાણીમાં તણાઈને ડૂબી જાત અને મરી જાત પણ કીડીબાઈને કબૂતરે પાંદડાની હોડી ફેંકી એટલે એ તો એની ઉપર ચડીને બચી ગયા પછી તો વરસાદે બંધ થઈ ગયો થોડા દિવસો પસાર થયા અને એ પછી એક દિવસ શું થયું ખબર છે એક દિવસ એ વડની પાસે એક શિકારી આવ્યો હાથમાં બાણ ને તીર લઈને શિકારીએ વડના ઝાડ ઉપર કબૂતરને જોયું કબૂતર બેઠું છે હમણાં તીર મારીને એનો શિકાર કરી લો એણે જેવું બાણ ઊંચું કર્યું કે તરત જ કીડીબાઈ આ જોઈ ગયા અને એણે શિકારીના પગમાં એક જોરદારનો ચોંટકો ભર્યો બટકું ભરીને ડંખ મારી દીધો કીડી બેન શિકારીને કરડી ગઈ એટલે શિકારી તો કબૂતરનું નિશાન ચૂકી ગયો કબૂતર શિકારીથી બચીને ઉડીને ભાગી ગયું પછી તો આમ કીડી બેને કબૂતરનો જીવ પણ બચાવી લીધો કીડીનો જીવ કબૂતરે બચાવ્યો હતો ને હા તો બાળ દોસ્તો આપણે આપણા મિત્રોને પણ મુશ્કેલીઓમાં મદદ કરવી જોઈએ હે ને જેવી રીતે કબૂતરે કીડીનો જીવ બચાવ્યો કીડીએ કબૂતરનો જીવ બચાવ્યો એવી રીતે આપણે પણ બધાની મદદ કરવી જોઈએ બરાબર ને મજા આવી ચાલો આવતીકાલે હું તમને બધાને બીજી વાર્તા કહીશ આવજો